દ્વારકા પુરી રે બજારમાં બડ્યા બડિયા કપડા બડ્યા બડિયા ગહેણા બીજા સબ સામગ્રી લી ભગવાન મોરાન સોનો ચાંદી હીરા મોતી સબ લિયા और सामान सब भेड़ो कर और द्वारका रे मेल में आया राजभवन में आया रुक्मणी जी ने रानिया ने के हालो हालो रानिया के कटे हालो हालो कपड़ा तो दूजा पहरो बोले पैरोड़ा जी का ठीक है नहीं बोले मोर मुगट ए कवचन कुंडल लोग देखेला तो कहला झांकी कटू भण नहीं है જેડો કામ કરનો હે વેડો વેશ ભણાવો મેં હેટાણિયા ભણ્યા તો તે હેઠજી ભણો પર ભગવાન કેડા હેઠજી ભણ્યા આહા હે આહા ઠાકોરજી નો શૃંગાર દેખો મારા આપરે ભગત રે કામ ને ભણોને વાસ્તે જીણને કચુઆ બનતા હરમની આઈ મછલી બનતા હરમની આઈ ઘોડો બનતો હરમની આઈ આદો શેર આદો મિનક બનતા હરમની આઈ પણ ભગવાનને આપરે ભગતરે વાસ્તે શેઠ બનતા કોઈ હરમાય કઈ મહારાજ જણે તૈયાર હોયા ભગવાન તો શેઠ રે રૂપ મેં હે બાંદી હરિજી પચરંગી જૂનાગઢનો રસ્તો લ્યો જેણે રૂકમણીજી કે ભગવાન કઈ માલ ઇતો ખરીદ લ્યો કે આપને કી ઠાઈ નહીં પડ રહી જાવણો કટે ને હાલો કટે બોલે ક્યું બોલે માયરો જૂનાગઢ નહીં અંજાર મે ભરણો હે કટીને બહો દૂજો માર્ગ લો ભગવાન કેણ વાસ્તે કે હાથે નહીં લેવું ઠા નહીં વાત નહીં ને પંચાયતી પહેલી અરે મારો નરસિંહ ભગત જદ જૂનાગઢ નીકળ્યો જડ જૂના ગઢરા સબ લોગ ઉણરી હસી કરી હે હે દેખો ભૂકા મરતા જાવે માતા ફૂટે ગોડા તૂટે તોય જાવે જીમણ રે ઠોકાવ જાવે ઉઠે જીમણ રે ચટોરા હે તો જીમણ વાસ્તે જાવે ઠાકુરજી કે મેં જૂનાગઢ વાળા સબ લોગાને બતાવણી ચાહું કે મારો નરસિંહ ભગત ગયો એકલો હો પણ ઉણરેલા રે મેં ઇતો સબ સામાન લેન જા રહ્યો જૂનાગઢ વાળા નહીં મારે નરસિંહ ભગતરી મહિમા ઠાપણની થઈ જાય મહારાજ સબઈ માન પ્રદ આપ માની પ્રભુ ખુદ માન રહિત હો જાઓ પછી આપણે માનરી ચિંતા ભગવાન કરેલા કેન્દ્રો માન કીકર બડાવણે ઓ ભગવાન સોચેલા પણ ખુદરો માન બડોને આપે ખુદ જ તૈયાર બેઠા રા જેણે ભગવાન કે ભાઈ થે થાણી કરો પણ ખુદને ચેતન્ય મહાપ્રભુ રો શિક્ષા અષ્ટક એકમાત્ર ગ્રંથ ઉન શિક્ષા અષ્ટક રો પ્રથમ શ્લોક ત્રણાદપી સુનીચેના તરોરપી સહિષ્ણુના અમાનિના માનદેય કીર્તનીયો સદા હરિ ત્રણાદપી સુની છે અને ચૈતન્ય મહાપ્રભુ કહેવે કે વૈષ્ણવ ને ભક્ત ને ખુદ ને તિનકાઉ भी छोटो जानना ત્રણાદપી સુની છે और तरोरपी सहिष्णुना पेड़ री तरह सहनशील होनो और अमानी ना मान दे खुद मान में लारे रेवणो और दूसरा ने मान देवणो और कीर्तनियो सदा हरि सदा भगवान रो कीर्तन करनो એ ગુણ નરસિંહજી મેં હા મહારાજ આપ આપરે માનરી ચિંતા છોડ ભગવાન રે ભજન મેં લાગ જાઓ તો આપરે માનરી ચિંતા ભગવાન કરેલા મહારાજ આપરે માનરી ચિંતા ભગવાન કરેલા વટે એનો પહેલી માયરો હોયો વટે મેં શ્રી ભવન મેં જણે એક દિન કીર્તન કરતા કરતા માતે પગડી પહેરાવડી કે નહીં યાદ લેલા નહીં વેદો હું પાછી માતે પગડી પહેરાડી કીર્તન કરતા કરતા પડતી પડતી હિલતી હિલતી છેવટ પડી જ ગઈ સબ જણા થોડા હસ્યા કોઈ વિચાર કર્યો જણે એક વાત ઠાકુરજી કહી કે કીર્તન કરતા કરતા પગડી પડગી હવે પગડીનો હોજ કરા કે કીર્તન કરા જેને કહ્યું ભાઈ કઈ કરા જેને ભાવ મિલ્યો કે પગડી કિણરી પ્રતીકે પગડી ઇજ્જતરી પ્રતીકે હે ઓ કીર્તન કરતા ને પગડી હિલતી હિલતી યું જેને કહ્યું ભાઈ કઈ કરા પગડી પડે પડંદા કઈ કરા જેને કે ભાઈ પગડી ઇજ્જત રી પ્રતીકે પડગી તો ગુંડી લાગી ને ભાઈ ઇજ્જત પડગી તો ગુંડી લાગી જેને ભગવાન રા વૈષ્ણવ કહેવે ભાઈ અગર ભગવાન રે કીર્તન કરણ મે ઇજ્જત જાવે તો ચિંતા નહીં કરની જામ દેવની ભગવાન રો કીર્તન જારી રાખનો આપણ ઇજ્જત બડાવનો કામ ભગવાન કરેલા આપ ક્યું ચિંતા કરો भगवान में लाग जाओ भाई पचे थाने कटे लगाओ है ओ भगवान हो चेला महाराज मारी नौकरी नहीं लागे कोई के मारे उठे ओ काम नहीं लागे अरे तू भगवान में लाग जा थारे हैंग काम लाग प्रभु भगवान चा है कोई इनमें अचरजरी बात नहीं है भाई थी भक्ति करो तो थानी भगवान तैयार उगो है महाराज जो ना गढ़ मारगा ए जे चाल्या जीरण छोड़ ए जी खड़े उताड़ा बेलिया माहिरा देखो भाई झांकी वाला हमार खटपट मत करो मैं खुद बोल दूला माइक को नेचो राखो मैं खुद माइक को कह दूल भाई हमें वो आवो न वो आवो ठीक है जीते थई आनंद लो आ रुक्मणी जी गीत गावे रुक्मणी जी ने भगवान कह रहे गीत गाओ गीत उनी उनी बैठ गिल्ला रे पूरी गहना ने कपड़ा रो ध्यान रखे आ सुरंगो नानी बैरो गीत गावता गावता पहुंचिया जूनागढ़ अब भगवान कहो भाई पूरे जूनागढ़ में चावो हो जावे एड़ो कई काम करो उन टाइम अखबार तो छपता को नहीं नहीं तो मैं देरा देता भाई अब कई करनो रहो जने भगवान ने विचार आयो रे हालो पनगट माते हाले पहली रे जमाने में पनगट एक एड़ी जगह होती जटे गांव री हैंग बाया आवती एक जावती ने एक आवती और उठे एक बाई ने ठा पड़ गई पचे पचे क्रॉस मैदान भरीजन में तेम नहीं लागे મહારાજ કઈ જણા મને કે મહારાજ બાયાને દાય હવે એડી કથા કો થયા મેં કે એક ભાઈ ને કથા દાય આવી કે તો વો એક ભાઈ આપ રાતે એક ભાઈ ઓર લાવેલા પણ એક ભાઈ ને કથા દાય આવી ગઈ કે પૂરે મોલ્લે ને લઈ આવેલા તો ભાઈ બાયારી તો મહિમા હઈ છે ભાઈ નાથ પનગટ માટે अपने मारवाड़ी में सीता सीता माता री मुंदड़ी है उनमें भी हो जावे हनुमान जी सोचो भाई सीता माता रो पतो लगावनो तो कटे जाऊं आ अरे हनुमत जाय खड़िया पन घट पर ए बाता करती सुंदरी अरे माता सीता की गोदी में हनुमत डाली मुंह નાથ અવી બડો મારવાડીનો મધુર પ્રસંગે સીતા માતારી મૂંદડી હનુમાનજી કીકર જાવે કઈ ખેર નાથ માયરો તો નીવડે પછી મૂંદડી ની પાતા કરા પ્રભુ ભગવાન પનગટ માથે ઉબા પનગટ માથે પીણિયારી કયો હેટા કટે જાઓ હો ઠાકુરજી બોલ્યા ભાઈ મેં તો નરસિંહજી મિલન આયો હે ઓણો બડો શેઠ નરસિંહજી ને પૂછે अरे माने गांव में रोटिया रही हावला पड़े एड़ो वो नरसिंह उनने थे पूछो थानो नरसिंह रो कई संबंध है बोले नरसिंह तो मारो सेठ है મારી નરસિંહ મેં ઉદારી હે મેં નરસિંહ जी ने પાછો ઉદારો લીઓડો માલ પાછો દેવું ને આયો કઈ माल कटे बोले लारे गाड़िया पड़ी जी को माल हैंग नरसिंह ने देनो है हैंग हाँ महाराज गाड़ियां देखे तो हडा डडा डडा जो बारे लागोड़ी नहीं लैंड सर जो જો મહારાજ ગાડિયા ગાડિયા ગાડિયા ગાડિયા ગાડિયા ગાડિયા લાકોડી ભાઈ બોલી રે નરસિંહરો લારું કામ જબરો હે અમે ભાઈ માં તો ઢક્યો ને કે યો હેસા કે યો મેં નરસિંહ રે મામારી બેટી બહેની છું મને કહ્યો કે લારું કોઈ હાથ વે તો તું આઈ જેરી પહેલી મારે ટાબર ને ના જીગો જઈ જો કોની અમે સ્કૂલ જાવે છુટ્ટિયા ખુલ ગઈ અમે હાલુપરી થાણે હાથે હાલો હાલો મેં બેઠું પ્રી ठाकुर जी के जिनटे नरसी मनवारा करी जण तो घर घर आंदा भेज दिया ने हमें देखे गाडा में माल भरियोड़ा उठे चकाचक जीमण वेला जण के मैं आलू मैं आलू पानी भर भाई घरे हा सुती ना मरे जा घरे जा प्रभु अबे भगवान आया नरसिंह जी रे घरे और घरे आन हाको मान पूछो भाई नरसिंह जी कटे है नरसिंह जी लुगाई हुती हुती बोली के गयो अंजार मायरो भरने अरे कई ले गयो कुण हाथे गया वे नगद सिर पाव किताक नरसी ले गया कितेक पौल पिलाण किताक भाई संग गया नरसिंह जी लुगई बोली ए ले गयो राम जी रो नाम ने सोले सूर्या संग गया और जो मिलने रो चाव तो थेला रे क्यों रया अरे राम जी रो नाम ले गयो और सोले सूरदा साथे गया है था नहीं तो मिलन रो कोड है तो પછી થેલા રેટ ક્યું રહ્યા થઈ જાવતા પરા અરે અમે કઈ કરા મિલતા તો રાજી વેતા મિલતા તો દેતા देता नाम हुणियो भाई भाई आई उठन कई देता बोले नरसिंह जी ने की देनो कई देनो हो बोले ओ सब सामान देनो ओ कई बोले ओ हैंग गाडा में पड़ियो जी को हमें ठाकुर जी भी एड़ा के चिड़ौने वास्ते जिन गाडा में जो सामान है के वो बारे लटक लटक तो लेना आया जिन में मोतीरी माला है तो वो गाडा रे बारे मोतीरी माला लटके कि में कपड़ा है तो वे कपड़ा लटके क्यों लटकाया भगवान के चिड़ाऊ तो खरी ए मारे भगतरी कितनी हसी करी या नहीं ठा तो पड़े एड़ो महाराज ભગવાન કામ કર્યો અમે લુગઈ પછતાવે રે મને કયો હાથે હાલપરી ચાર દિન જીમણ જીમાં પણ મેં ગઈ કોની અમે कैसा मैं नरसिंह जी रे घर में ही जो हूँ मैं आलूप्री आपको तो हाथ में जगह में तो भाई बैठू गाड़ी में ठाकुर जी के मारे तो धकई दो चार बैठी थे कटे फोड़ा पावट बैठो गरी रुकाली करो मैं तो जावा हाँ मार गलियो अंजार को श्रीपति रथ ललकार ठीक दो पैरी माहेरो भरणो आज ठाकुर जी के भाई अबे तो मारे मायरो भरना अबे नहीं रुको काम जो करना वो हो गयो और रथ आंचे चलायो के रुक्मणी जी ने डर लागे रुक्मणी जी के बाप जी थोड़ा धीमा थोड़ा धीरे भगवान के क्यों बाप जी गहना घना पैरियोड़ा रथ आंचे आले डर लागे कटी टूटन हेटे नहीं पड़ जाए ભગવાન કે થાને પડીએ ગેણારો હોચે ને ઉઠે મારો ભગત રોવે જીગો થાય કો નીણ વાસ્તે કે હાથ ની લાવ પ્રભુ આ અરે ધીમારત હાકો પ્યારે નંદ કુમાર ગાડી હવે ધીરે નહીં ચાલે લાવ તો ગાડી જોરદાર જ ચાલે ક્યું બોલે બહોત મોડો હોઈ ગયો ભાઈ બહોત દેરી હોઈ ગઈ મારો ભગત એકલો ગયો ને સાતે વે સાદારી ભેગા રે જો ખુદ કરે જેડા કી કોની વાણો કરણો પડે એનો આસ્તે હવે તો ગાડી તેજ જ ચાલેલા થાણે હારો ઓછ કરો તો કરતી જાઓ મેં તો એને તરીકો ઈણ ગતિ સુઈ રથ ચાલેલા જીતે તો ઠાકોરજી રથ રોક દો રૂકમણીજી કે હો કઈ नाराज वेगिया कही बोले केड़ो नाराज बोले तो रथ की कर रोक दियो बोले हम आई गयो गांव है गांव आई गयो ठाई कोनी पड़ी बोले बाता करता था ने बैकुंठ ले जाओ ठा गई पड़ प्रभु अबे न घरे अंजार रे गोरवे हरीली नो रत टाम पणिहारे ने पूछियो किसियो नगर को अटे बियान भगवान पिणियारी विच बात करी महाराज और पिणियारी ने ठा पड़ गई तो वह पूरे गांव में फिर गई अरे कोई नरसी जी रे हेट आयो कोई नरसी जी रे हेट आयो है અટીને મહારાજ નાની બાઈરે ઘરમે મચિયો કોદમ અબે હાસુ નણંદ દેરાણી જેઠાણી દેવર સબ તૂટ પડ્યા નાની બાઈરે માતે કટે માયરો અરે શ્રી રંગજી રે ઘર માહી રાડ ભઈ જી શ્રી રંગજી રે ઘર માહી રાડ ભઈ અરે નારાયણ તો નાની બાઈને ઓજર தையா ચશ્મા વાળા સબ રડે નાની ભાઈઓ હારે બાપરે કટે માર્યો તાળિયા બજા બજા ને પેટ ભરેવે જુનાગઢ વાળા લોગ પટીજે અટે કોઈ બાતા મે આઉન વાળો હે નહીં જીમણ રો ન્યતો દેવ તો જીમણ ને તૈયારે માયરો ભરતા ને જોર આવે નાની બાઈ કયો મે એકલીન એ ઇતા મે કટે પૂગાઉં રાડ બીછે આ બાળ ભલી ભાઈ કુટુંબ કબીલો લડવા લાગ્યો પલ્લા જાડ નાની બાઈ તો રાડ આડી કર દીની બાળ નાની બાઈ તો પાણી રો કળસો લ્યો ઓર પાણીનો કળશો લેન ગઈ પ્રી મહારાજ કે હવે મારો સાવળ ભાઈઓ આવેલા કોઈ પાછી આવું લા નહીં તો મેં તો ડૂબ ને મર જાઉં લા લે ચુકલ્યો સરવત સરવર ગઈ બિલકત રાજકુમાર રાડ મિટાવણ કારણે હરી સો કરી પુકાર એ હું તો સરવર પાણી ને ચાલી હે भगत है पर Thank you. સરોવર માથે ઊભી ઊભી વિચાર કરે મારા સુસરોજી કને તો ધન ગણોઈએ પણ મારા પિતાજી ગરીબ હે ઓર પિતાજી રે ગરીબ હોણે શું મને સાસુ નનંદ સતાવે પરિવાર રે માઈ ને બાયા ભાઈ લોગ સબને વિનંતી કરું એક વાત સદા ધ્યાન રાખજો ઘર મે દો ભવાવે ચાહે ચાર ભવાવે એક રે બાપ કને ધન ગણોવે એક રે બાપ રે કને ધન થોડોવે તો ધનરે કારણ ભવારે સાથે વ્યવહાર મેં કદી ભેદ મત કરજો ભાઈ આપરે ઘર में आया रे पचे आपरी बहु आपरे घर रे धनसु ओळखी जेला उन रे पीरा रे धनसु नहीं પણ કે મહારાજ ઈણ બાતરો વિચાર નહીં રાખે આણા ટાણા માતે થોડો સામાન કમ આવે તો હેંગારે બીચ में હુણા દે થારો બાપ કઈ ભેજ્યો કઈ માણે વે તો છોટા વાળા બ્યાઈ જી તો હમુદા યઈ જે હમુદા કી કરી જ કોની આંબા ભેજ્યા તો વઈ ગળિયોડા निर्जला ग्यारस आवे हैंग मुंडो માંડ બેઠા હે શરબત આઈ ને વો આઈ ને વો આઈ ભાઈ क्यों એડો જીવ બનાવો પ્રભુ પરિવાર માઈ ને यूं खटपट पैदा हो जावे भेद पड़ जावे धन रे कारण कोई बहुरे साथे व्यवहार में कदई बाई भेद करजे मत हामी गरीब घर मु आयोड़ी बहु बींदनी वे के उन्हें हामी और ज्यादा आराम दीजिए बेटा की कोनी ओ थारो घरे उठे थारे पिताजी कने ओ साधन नहीं हो तो कोई बात नहीं अब इन घर में भगवान थने भेजो अटे तू आराम रे हामी एडो व्यवहार करनो चाहिए एडो व्यवहार करो तो बींदनी रोई जीव पाछो हासू माते आवे और हासू रोई वो पछी देखो भाई एडी बात नहीं कि खाली ભીંદણી રી કહું હાસુરી નહીં કહું મેં તો સબરી કહું ભાઈ જો સહી બાત લાગે જી કી કહું હાથ જોડન પ્રાર્થના કરું આપરે ઘર મેં દો ભવાવે ચાર ભવાવે કિતી ભવાવે ભાઈ પણ ધનરે કારણ બહુરે સાથે વ્યવહાર મેં ભેદ મત કરજો ઉણરે પીર હું કોઈ સામાન નહીં આવે તો વિચાર મત કરજો કહીજો ભીંદણી ઘણો આવતો તો એટલે ઈ બિગડતો આપણને ઘર મેં જીમન વાળા એક કુણે જીતો આવ્યો ઉતો ઘણો વ્યાયજી આપણો વિચાર આપણો ઘર જાણે કે ભાઈ યોય બિગડેલા એણ વાસ્તે ચોકો ભેજ્યો જો ભેજ્યો સો સોનારો તારે એડો ભાવ કેવલા તો લેણ ભીંદણી રોય જીવ કરેલા દેખો મારા સાસુજી મારે બાપરી ભેજ્યોડી ચીજને કિત્તો આદર દેવે કિત્તો માન દેવે તો થાણે સેવા હામી ભત્તી કરેલા પણ હમ ભેજ દિયા દો આંબા કરે કઈ કિન કિને દેવું એ તો મોટો પરિવાર પ્રભુ એડો કદી વિચાર મન મેં લાવણો નહીં નાની બાઈ કે દેરાણ્યા જેટાણ્યા મારો બાપ ગરીબ બેન વાસ્તે મને મેણા દેવે ઓર રહી ગઈ કસર વા પાડોસણ પ્રેમલી વા પૂરી કર દે વા રે રેન કટે ધારે કટે લાયા કઈ હે કઈ નહીં વા પ્રેમલી નેરી લડે મહારાજ પ્રભુ મારે તો જામણ જાયો ભાઈ નહીં મને કોણ ચૂંદડી ઓઢાવે ના આજ મારે માં હે આજ મારે માં હોતી તો એક કપડો તો લામ દેવતી મારે માયરા મેં મને ધન નહીં થઈ જે આજ ઇન ટાણા માથે કોઈ એક મને લાલ રંગનો કપડો ઓડા દે મારે તો વોય ઘણોય ધન હે પણ આજ મારે માં હોતી તો લાવતી મારે ન માં જાયો ભાઈ ન મારે માં મારો મામો મોસાળો બી કોઈ નહીં મારા બાપુજી હે જેડા હે યાણ શું કઈ મેં ઈચ્છા કરું જો કુછ હે સો મારો સાંવર્યો મારો ગિરધર બીરો હે આજ વો ગિરધર આવેલા તો પાછી જાઉંલા નહીં તો આજ તો મેં અટી મર જાઉંલા નહીં તો પાછી જાઉં નહીં અરે બિના મારી હું મારે વાસ્તે સાંવર્યા તું ક્યું દોરો હોય કટે કટે ગયો હે કઈ કઈ તૈયારી કરીએ તું જલ્દી આવરે સાંવરિયા મેં તો જાણું તું માયરો લાઈ કટે તુંય મારે બાપુજી જું ખાલી હાથ મતા જઈ જે રે અરે મારી છાતી ભરી જે હે અરે મેં બિના મારી બેટી હું રે સાંવરિયા મારો બાપ ગરીબ હે નાની બાઈ કે સુણ સાંવરિયા બીરા મારે માત તાત તુંય ભારી રે મારે બાપ તો હે નહીં હે એક બરાબર હે મારે મા બાપ ભાઈ બંધુ સબ તું હે તું મારે વાસ્તે આજા और नानी भाई भी भगतरी बेटी है भाई खाली धन धन वास्ते नहीं विनती करे नानी बाई के बीरा ओ धनरू मारे हाथ से वाला रो मुंडो भरी जा बाको भरी जा तो कम कम मैं घर में होरी बैठी थने याद तो करो नहीं तो मैं मिंदर जाऊं तो ओ खुड़को जावे रोती फिर मिंद्रा में દેવને લેવને બાપ કને કી કોની કઈ કરે કઈ નહીં કરે મેં તારો નામ તો હોરો લેવું મારે ઓ છાતી કૂટો તો મીટે ઈણ વાસ્તે અજામી લગજ ગીત કે આયો બંધી પેજ और माय बिहोणी કારણે તું કટે લગાઈ દે નાની બાઈ દુખી હોયોડી એ ઉબી બાઈ એ સરવરી એરી પાળ એ જી ઊંચી તો ચડે નીચી ઉતરે અરે આંબલડારી એ ગેરી ગેરી છાવ એ જીજીણ રે તો ઉપર બેઠો સુવ દુખી મિનક વે કે ઉણને જિનાવરામય મહારાજ બોલી હુજે ઓ સુવાને બેઠો દેખે સુવાને કે એ સુવટિયા તું એ ધર્મ કો વીર એ દેખે સાંવરિયાને આવતો એ પ્રેમરી બોલી મહારાજ જિનાવરી સમજે મિનક જ નહીં સમજે બાકી હેંગ સમજે અરે સુવો બેઠો ઠેઠ ઊંચો જાય और पश्चिम दिशा सामी જોવ્યો સુવો ઠેઠ ઊંચો ચડ્યો और पश्चिम दिशा री सामी દેખ્યો और નાની બાઈ કહ્યો કઈ દેખ્યો અરે ઝીણી ઝીણી એ ઝીણી ઝીણી એ ઉડરે ગુલાલ એ જી જૂનાગઢ રે માર નાની બાઈ બોલી કોઈ શેઠ આવતો વેલા કોઈ રાજા આવતો બોલે નહીં કોઈ શેઠ નહીં કોઈ રાજા નહીં તો રથ में कौन बैठा है એ રથ में બેઠ્યા શ્રી ગોપાલ એ રૂપ નિહાર્યો રણ છોડ કો અરે રથરે માઈને ગોપાલ બેટા રણ છોડ રાય બેટા હે અરે વેશ તો મારા ભાઈ હે प्रभु नानी बाई ने सुगन हुआ नानी बाई पाड़ू नीचे उतरी और उतर परी और जेटे ठाकुर जी आ ठाकुर जी ने पूछी अरे अरे मैं तो बाटड़ली थारी जोय रही बीरा गिरधर थे भले आविया ए कुकुरे पगल्या भलाई पधारिया राधा तो रुकमण लाविया अरे लक्ष्मी जी तो रथ सूतरिया ए नानी बाई ने कंठ लगा दिया और तब सांवल सिर पर हाथ फेरियो ए आनंद हर्ष बदाइया नानी बाई वार्तालाप करी भगवान प्रभु नानी बाई बड़ी प्रसन्नता हूं બડે હર્ષરે સાથે નાની બાઈ બડી હર્ષરે સાથે નાની બાઈ આડે આન